ભગવદ્ ગીતા અધ્યાય ચાર જ્ઞાન કર્મ સંન્યાસ યોગ શ્લોક એક બે અને ત્રણ શ્રી ભગવાન કહે છે મેં આ અવિનાશી યોગ સૌ પ્રથમ સૂર્યને કહ્યો હતો સૂર્યે તેના પુત્ર મનુને કહ્યો અને મનુએ એના પુત્ર ઇક્ષ્વાંકુને કહ્યો હે અર્જુન આ રીતે પરંપરાથી ચાલ્યો આવતો આ યોગ ઋષિઓએ જાણ્યો પરંતુ કાળક્રમે એ યોગ નષ્ટ પામ્યો છે તું મારો પ્રિય ભક્ત અને મિત્ર છે એથી આજે આ જ્ઞાનને મેં તારી આગળ પ્રગટ કર્યું છે શ્લોક ચાર અર્જુન કહે છે હે કેશવ તમારો જન્મ તો હમણાં થયો જ્યારે સૂર્ય તો બહુ પહેલેથી વિદ્યમાન છે તો મને સંશય થાય છે કે તમે સૂર્યને આ યોગ સૃષ્ટિના આરંભમાં કેવી રીતે કહ્યો શ્લોક પાંચ શ્રી ભગવાન કહે છે હે અર્જુન તારા અને મારા અનેક જન્મ થઈ ચૂક્યા છે પરંતુ ફરક એટલો છે કે મને એ બધા યાદ છે અને તને એ યાદ નથી રહ્યા શ્લોક છ હું અજન્મા અને અવિનાશી છું સર્વભૂતોનો ઈશ્વર છું છતાં પ્રકૃતિનો આધાર લઈને પ્રગટ થાવ છું શ્લોક સાત અને આઠ હે ભારત જ્યારે જ્યારે ધર્મનો નાશ થઈ જાય છે અને અધર્મનો વ્યાપ વધે છે ત્યારે હું અવતાર ધારણ કરું છું સાધુ પુરુષોનું રક્ષણ દુષ્કર્મીઓનો વિનાશ તથા ધર્મની સંસ્થાપના ના હેતુ માટે યુગે યુગે હું પ્રગટ થાવ છું શ્લોક નવ મારા જન્મ અને કર્મ દિવ્ય તથા અલૌકિક છે જે મનુષ્ય એનો પાર પામી જાય છે એ મૃત્યુ પછી મને પામે છે એ જન્મ મરણના ચક્રમાં ફસાતો નથી શ્લોક દસ જેના રાગ દ્વેષ ભય તથા ક્રોધનો નાશ થયો છે અને જે અનન્ય ભાવથી મારું ચિંતન કરે છે તે જીવાત્મા તપ અને જ્ઞાનથી પવિત્ર થઈને મારી પાસે પહોંચે છે શ્લોક અગિયાર હે અર્જુન જે ભક્ત મારું જે પ્રમાણે ચિંતન કરે છે તેને હું તેવી રીતે મળું છું શ્રેયના જુદા જુદા માર્ગોથી મનુષ્ય મારી પાસે જ આવે છે શ્લોક બાર આ લોકમાં કર્મફળની કામના રાખનાર દેવોનું પૂજન કરે છે કારણ કે એમ કરવાથી કર્મફળની સિદ્ધિ શીઘ્ર થાય છે શ્લોક તેર વર્ણોની રચના કર્મ તથા ગુણના આધાર પર મેજ કરેલી છે એ કર્મોનો હું જ કરતા છું છતાં મને તું અકર્તા જાણ શ્લોક ચૌદ એ કર્મો મને બાધ્ય કરતા નથી કેમ કે મને કર્મ ફળની કોઈ ઈચ્છા નથી જે મારા રહસ્યને આ પ્રકારે જાણી લે છે તે કર્મના બંધનોથી મુક્ત થઈ જાય છે શ્લોક પંદર પહેલાંના સમયમાં મુમુક્ષુઓ આ પ્રમાણે કર્મ કરતા હતા તેથી હે અર્જુન તું પણ એમની માફક કર્મનું અનુષ્ઠાન કર શ્લોક સોળ કર્મ કોને કહેવાય અને અકર્મ કોને કહેવાય તે નક્કી કરવામાં મોટા મોટા વિદ્વાનો પણ ગોથું ખાઈ જાય છે હું તને કર્મ વિશે સમજાવું જેથી તું કર્મબંધન અને ક્લેશમાંથી મુક્ત થશે શ્લોક સત્તર કર્મ અકર્મ અને વિકર્મ એ ત્રણેય વિશે જાણવું જરૂરી છે કારણ કે કર્મની ગતિ અતિશય ગહન છે શ્લોક અઢાર જે મનુષ્ય કર્મમાં અકર્મને જુએ છે તથા અકર્મમાં કર્મનું દર્શન કરે છે તે બુદ્ધિમાન છે એ જ્ઞાનથી પંડિત થઈને તે પોતાના સર્વ કાર્યો કરે છે શ્લોક ઓગણીસ જેના વડે આરંભાયેલા સર્વ કાર્યો કામનાથી મુક્ત છે તથા જેના બધા કર્મો યજ્ઞરૂપી અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગયા છે તેને જ્ઞાનીઓ પંડિત કહે છે શ્લોક વીસ જે પુરુષ કર્મફળની આસક્તિનો સંપૂર્ણ ત્યાગ કરીને પરમ તૃપ્ત અને આશ્રયની આકાંક્ષાથી રહિત હોય છે તે કર્મમાં જોડાયેલો હોવા છતાં એનાથી લેપાયેલો નથી શ્લોક એકવીસ જે તૃષ્ણા રહિત થઈને પોતાના મન અને ઇન્દ્રિયોનો કાબૂ કરી કેવળ શરીર નિર્વાહને માટે જ કર્મો કરે છે તે પાપથી લેપાતો નથી શ્લોક બાવીસ કોઈ ઈચ્છા કર્યા વગર સહજ રીતે જે મળે તેમાં સંતુષ્ટ રહેનાર ઈર્ષાથી પર સુખ દુઃખાદી દ્વંદ્વોથી મુક્ત તથા વિજય કે હાનિમાં ક્ષમતા રાખનાર મનુષ્ય કર્મ કરવા છતાં તેમાં બંધાતો નથી શ્લોક ત્રેવીસ જે અનાસક્ત રહીને પરમાત્માનું ચિંતન કરતા યજ્ઞભાવથી બધા કર્મો કરે છે તેના બધા જ કર્મો નાશ પામે છે શ્લોક ચોવીસ કેમ કે યજ્ઞમાં અર્પણ કરાતી વસ્તુ બ્રહ્મ છે અર્પણ કરવાનું સાધન બ્રહ્મ છે જેને એ અર્પણ કરવામાં આવે છે તે બ્રહ્મ છે તથા જે અર્પણ કરનાર છે તે પણ બ્રહ્મ છે જે આ રીતે કર્મ કરતી વખતે બ્રહ્મમાં સ્થિત હોય તે યોગી બ્રહ્મને પ્રાપ્ત કરી લે છે શ્લોક પચીસ કેટલાક યોગીઓ યજ્ઞ વડે દેવતાઓને પૂજે છે જ્યારે કેટલાક જ્ઞાનીઓ બ્રહ્માગ્નિના અગ્નિમાં પોતાના આત્માની આહુતિ આપે છે શ્લોક છવ્વીસ કેટલાક પોતાની શ્રવણ ઇન્દ્રિયને સંયમના અગ્નિમાં હોમે છે કેટલાક શબ્દાદિ વિષયોને ઇન્દ્રિય રૂપી અગ્નિમાં હોમે છે શ્લોક સત્યાવીસ તો વળી કેટલાક ઇન્દ્રિયો તથા પ્રાણની સમસ્ત ક્રિયાઓને આત્મસંયમ રૂપી યોગાગ્નિમાં હોમે છે શ્લોક અઠ્ઠાવીસ કોઈ આ રીતે દ્રવ્ય યજ્ઞ કરે છે કોઈ તપ યજ્ઞ કરે છે કોઈ કર્મ દ્વારા યજ્ઞ કરે છે તો કોઈ નિયમ વ્રતોનું પાલન કરીને સ્વાધ્યાય દ્વારા જ્ઞાન યજ્ઞ કરે છે શ્લોક ઓગણત્રીસ કેટલાક યોગીજન અપાન વાયુમાં પ્રાણને હોમે છે જ્યારે કેટલાક પ્રાણમાં અપાન વાયુને હોમે છે કેટલાક પ્રાણ અને અપાનની ગતિને કાબૂમાં કરી પ્રાણાયામ કરે છે શ્લોક ત્રીસ કેટલાક આહાર પર કાબૂ કરી પોતાના બધા જ પ્રાણને પ્રાણમાં હોમે છે આ રીતે સાધક પોતપોતાની રીતે પાપોનો નાશ કરવા યજ્ઞનું અનુષ્ઠાન કરે છે શ્લોક એકત્રીસ હે અર્જુન યજ્ઞ યજ્ઞશિષ્ટ અન્ન ખાનારને સનાતન બ્રહ્મની પ્રાપ્તિ થાય છે જે એ પ્રમાણે યજ્ઞનું અનુષ્ઠાન નથી કરતા તેમને માટે આ મૃત્યુલોક સુખકારક નથી થતો તો પછી પરલોક તો સુખદાયી ક્યાંથી થાય શ્લોક બત્રીસ વેદમાં બ્રહ્મા દ્વારા આવા અનેક યજ્ઞોનું વર્ણન કરવામાં આવ્યું છે આ સર્વે યજ્ઞો મન ઇન્દ્રિય અને શરીર દ્વારા ફળની ઈચ્છાથી કરવામાં આવે છે એ પ્રમાણે જાણવાથી હું કર્મ બંધનથી મુક્ત થઈશ શ્લોક તેત્રીસ હે અર્જુન દ્રવ્ય યજ્ઞની તુલનામાં જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે કેમ કે પૂર્ણ જ્ઞાનમાં બધા જ કર્મો સમાઈ જાય છે શ્લોક ચોત્રીસ આ સત્યને બરાબર જાણી ચૂકેલ જ્ઞાની પુરુષને તું પ્રણામ કરી વાર્તાલાપ દ્વારા કે સેવાથી પ્રસન્ન કર તે તને જ્ઞાન પ્રદાન કરશે શ્લોક પાંત્રીસ હે પાંડવ આ રીતે જ્ઞાન પામ્યા પછી તને મોહ નહીં થાય અને તું તારા પોતામાં તથા અન્ય જીવોમાં મને નિહાળી શકીશ શ્લોક છત્રીસ જો તું અધમથી અધમ પાપી હોઈશ તો પણ જ્ઞાનરૂપી નાવમાં બેસીને પાપના સમુદ્રને પાર કરી જઈશ શ્લોક સાડત્રીસ જેવી રીતે પ્રજ્વલિત થયેલ અગ્નિ કાષ્ઠને બાળી નાખે છે તેવી રીતે જ્ઞાનનો અગ્નિ બધા કર્મોને ભસ્મ કરી નાખે છે શ્લોક અડત્રીસ જ્ઞાનથી અધિક પવિત્ર આ સંસારમાં બીજું કશું જ નથી યોગમાં સિદ્ધ થયેલ પુરુષ આ જ્ઞાનને પ્રાપ્ત કરે છે શ્લોક ઓગણચાલીસ શ્રદ્ધાવાન અને જીતેન્દ્રિય મનુષ્ય જ્ઞાનને પ્રાપ્ત કરે છે અને આ જ્ઞાનથી તે તરત જ શાંતિ પ્રાપ્ત કરે છે શ્લોક ચાલીસ જ્યારે આત્મજ્ઞાન વિનાનો શ્રદ્ધાહીન તથા સંશયી મનુષ્ય એ જ્ઞાન મેળવી શકતો નથી અને વિનાશ પામે છે તેવા મનુષ્યને આ લોક કે પરલોકમાં ક્યાંય સુખ મળતું નથી શ્લોક એકતાલીસ હે ધનંજય જેણે યોગ દ્વારા પોતાના સમસ્ત કર્મોનો ત્યાગ કર્યો છે અને જ્ઞાન વડે જેણે પોતાના સંશયો છેદી નાખ્યા છે તેવા આત્મનિષ્ઠ પુરુષને કર્મ બંધન કરતા નથી થતું શ્લોક બેતાલીસ એથી હે ભારત તારા હૃદયને જેણે શોકથી હણી નાખ્યું છે એવા અજ્ઞાનથી પેદા થયેલ સંશયને તું જ્ઞાનરૂપી શસ્ત્રથી છેદી નાખ અને યોગમાં સ્થિત થઈ યુદ્ધ માટે તૈયાર થઈ જા આ પ્રમાણે અધ્યાય ચાર જ્ઞાન કર્મ સંન્યાસ યોગ समाप्त